ભગવદ્ ગીતાના આ તૃતીય કર્મયોગમાં ગઈકાલે સુધી આપણે બત્રીસ શ્લોકનું વિવેચન અમૃત ના આધારે જોયું એમાં જે શંકા સમાધાન હતા એનો ક્રમ આ વખતના કન્ટિન્યુટીમાં જોઈએ તો ભગવાને પોતાને દ્રષ્ટાંત બનાવી અને આજ્ઞા કરી કે યદ્યપી મારે કર્મ કરવું આવશ્યક નથી તેમ છતાં પણ જો મને કર્મ ન કરતો જુએ લોકો તો મારું અનુસરણ કરીને એ લોકો પણ કર્મ ન કરતા થાય અને એવી રીતે લોકોનો ઉચ્છેદ થાય જો એ લોકો ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય તો બધાનો ભક્તિ માર્ગમાં અધિકાર નથી એ કારણે ત્યાં પણ સાંકર્ય થાય ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયા છતાં પણ એમને ફલદાન ન મળે ફલદાન ન કરવું તો એમની સાથે અન્યાય થાય ફલદાન કરવું તો અનધિકારીને ભક્તિનું ફલ પ્રાપ્ત થાય આ બધી સમસ્યા થાય છે એટલે કર્મ કરવું જોઈએ ને એ કર્મમાં સાવધાની એ રાખવી જોઈએ કે કર્મ કરવું છે એટલે કરવા ખાતર જેમ તેમ એને પતાવી દેવું એમ નહીં પરંતુ જેવી રીતે કર્મમાં આસક્ત મનુષ્ય કર્મ કરે છે નિષ્ઠાથી તે જ રીતે વિદ્વાને પણ દુઃખ સંગ્રાહક એવી નિષ્ઠાથી સાવધાનીથી કર્મ કરવું જેથી જે અવિદ્વાન છે એમના ચિત્તમાં દ્વિધા ન થાય વિદ્વાન અને અવિદ્વાનમાં ભેદ એ છે કે આ વિદ્વાન વ્યક્તિ આ સર્વ કઈ ભગવદ ઈચ્છાથી થઈ રહ્યું છે ભગવાને નિયત કરેલી પ્રકૃતિના નિયમથી બધું થઈ રહ્યું છે ને વસ્તુતઃ જીવાત્મા કે મનુષ્ય છે એ તો કેવલ અહીંયાથી ત્યાં ઢસડાઈ જ રહ્યો છે તેમ છતાં પણ જે અવિદ્વાન છે એ હું કરી રહ્યો છું એમ કરતાપણાના અભિમાનથી ગ્રસ્ત રહે છે એના સામે તત્વવિદ જે વિજ્ઞાન છે વિદ્વાન છે એ ગુણકર્મ વિભાગને જાણે છે અને પ્રકૃતિના ગુણો જ આ ગુણોની અંદર પ્રવૃત્ત થઈ રહ્યા છે તે રીતે અથવા ભગવાને વિભિન્ન પ્રકારના ભક્તોના રસનો ભોગ કરવા માટે જે સાત્વિક આદિ પ્રકારના ભેદ ભક્તોમાં પ્રકટ કર્યા છે એ ભગવાનના ગુણોની સાથે વર્તી રહ્યા છે ભગવત લીલાની સિદ્ધિને માટે એમ સમજી અને જે લૌકિક કર્મ કરવામાં આવી રહ્યા છે એની અંદર ભક્ત આસક્ત થતો નથી ત્યાં એ પ્રશ્ન થયો કે જે વિદ્વાન છે એ આ જ્ઞાનથી કર્મ કરી રહ્યા છે તો એમને જ્ઞાન આપવું જોઈએ અથવા એમને દંડિત કરવા જોઈએ એમાં જ શા માટે અહીંયા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે તો એનું સમાધાન કર્યું કે જેમનો અધિકાર આ રીતે ઉત્તમ પ્રકારથી કર્મ કરવાનો નથી એમને એમની જ અવસ્થામાં મૂકી રાખવા જોઈએ કેમ કે એમની એટલી જ ક્ષમતા છે એટલે એવા જે મંદમતી છે અને જે અકૃષ્ણવિદ છે એને કૃષ્ણવિદે વિચલિત નહીં કરવા જે સ્થિતિમાં છે એમ એમને પડા રહેવા દેવા ત્યાં એ પ્રશ્ન કર્યો કે જે એમનું આવું જ ભાગ્ય છે કે નિયતિ છે એવા લોકોની પ્રેરણા માટે એટલે એમના લોક સંગ્રહાર્થ ભક્તે કે વિદ્વાને શા માટે પોતાનો સમય વેડફવો જોઈએ એ શું અપરાધ નહીં ગણાય તો એનું એ સમાધાન કર્યું કે મારી આજ્ઞાથી તમે આમ કરશો તો આ તમને કર્મબંધનરૂપ નહીં થાય અન્યથા થશે તે જ રીતે આ કર્મ જે રીતે કરવા જોઈએ એનો જે ઉપદેશ ભગવાને અહીંયા સુધી કર્યો એનો જે ભક્ત તો ભગવદ આજ્ઞાથી અનુસરણ કરશે જ પણ જે એવા પરમ ભક્ત નથી સાધારણ મનુષ્ય છે એ પણ જો ભગવાનના આ મતને અભિપ્રાયને જાણી સમજીને તે અનુસાર કર્મ કરશે તો એમની પણ આ કર્મ દ્વારા મુક્તિ થશે પણ આ પ્રભુના મતને નહીં સમજીને જે મૂળ લોકો છે એ ભગવાનના આજ્ઞાથી હટીને ભિન્ન પ્રકારે અગર કર્મ કરશે તો એ નાશ પામશે અહીંયા સુધી આપણે પ્રસંગ હવે આગળ તેત્રીસમાં શ્લોકથી નવો વિષય સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિર જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાંતિ ભૂતાની निग्रह किं करिष्यति એ કહી રહ્યા છે આશંકા કે તન્મતમ વિહાય નાશ સાધને કથમ અનુવર્તન તે ઉપર કહ્યું કે જે ભગવાનના મતને નહીં જાણીને નહીં સમજીને ભિન્ન રીતથી જે વર્ત છે એ નાશ પામશે તો અહીંયા પ્રશ્ન કર્યો કે ભાઈ ભગવાનનો આ મત તો પ્રસિદ્ધ છે તેમ છતાં પણ શા માટે કોઈ આ રીતે ભગવાનના મતથી ભિન્ન રીતે અનુવર્તન કરશે તો એનું સમાધાન આપે છે કે ભૂતાની પ્રકૃતિ જ્ઞાનથી જ્ઞાનવાન અપી સ્વસ્યા પ્રકૃતિ સદૃશમ ચેષ્ટતે નિગ્રહ કેમ કરિષ્યતી એટલે પ્રાણીઓ જે છે એ પ્રકૃતિ જ્ઞાનથી પ્રકૃતિને પ્રાપ્ત કરે છે પ્રકૃતિ યાંતિનો મતલબ જે સાત્વિક રાજસ તામસ આદિ પ્રકૃતિ અથવા સ્વભાવ એમનો નિયત થયેલો છે એને જ એ પ્રાણી પ્રાપ્ત કરે છે એટલે ધારણ કરે છે અનુસરે છે બંધાય છે ભૂતાની પદ્ધતિ અહીંયા સાધારણ મનુષ્ય કહ્યું છે તો આ તો પ્રાણી માત્ર સમજવું પણ એમની શું વાત કરીએ જ્ઞાનવાન અપી જે જ્ઞાનવાન છે એ પણ પોતાની પ્રકૃતિથી બહાર નીકળી નથી શકતો એટલે પ્રકૃતિ સદર્શમ ચેષ્ટતે એની જે પ્રકૃતિ નિયત થયેલી છે તેવી રીતે જ એની ચેષ્ટાઓ હોય છે તો નિગ્રહ કેમ કરી શકે તો એ જે પ્રકૃતિ છે સ્વભાવ છે એનું અતિક્રમણ એ કેવી રીતે કરી શકશે બહુ મુશ્કેલ કામ છે તાત્પર્ય એ છે કે જાણી લેવાથી કંઈ બધું જ સિદ્ધ થઈ જશે એ ભ્રમમાં નહીં રહેવું જોઈએ જાણી લીધા પછી આપણે આપણી પ્રકૃતિ ઉપર જો કાબુ પ્રાપ્ત કરી શકીએ એના પ્રવાહમાં ન તણાઈને આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તદનુસાર આપણે આપણા દેહ ઇન્દ્રિય વગેરેને વળાંક આપી શકીએ તો કંઈક પુરુષાર્થ સિદ્ધ થાય એટલે સાધારણ મનુષ્યની વાત તો શું કરવાની જ્ઞાનીની પણ આ દશા છે ત્યાંથી એ વાતને શરૂ કરી છે ज्ञानवान अपि नरः सुस्या प्रकृते सदृशम चेष्टते જે જ્ઞાનવાળો છે એ પણ પોતાની પ્રકૃતિના જેવી જ ચેષ્ટા કરે છે એનો આશય સમજાવી રહ્યા છે કે પ્રકૃત્યંશો જીવો ન ભગવદ ઉક્તે પ્રવર્તતે તદંશત્વાત આ પ્રકૃતિનો અંશ જે જીવ છે એ ભગવાનને જે કહ્યું છે એમાં પ્રવૃત્ત તો થાય જરૂરી નથી કેમ કે પ્રકૃતિ અંશ છે પ્રકૃતિનો અંશ એનો મતલબ એ છે કે જીવાત્મા તો કોઈ પ્રકૃતિનો અંશ નથી બ્રહ્માંશ છે પરંતુ એને પ્રાપ્ત થયેલા જે દેહાદી સંઘાત છે એ પ્રાકૃત છે એના ઉપચારથી અહીંયા એને પ્રકૃતિનો અંશ કહેલો છે અતએવ સ્મર્યતે યો યદંશ સતમ ભજેત જે જેનો અંશ છે એ એને પ્રાપ્ત કરે છે એમ જે દેહાદી સંગાત પ્રાકૃતિક ગુણોથી બનેલા છે તો એમાં ફસાયેલો જીવાત્મા પણ પ્રકૃતિથી બદ્ધ થઈને વિકૃતિના ગુણોને જ પ્રાપ્ત કરે છે માયા તું ભગવદત્ત સામર્થ્યને જ્ઞાનવતોપી હતી પ્રકૃતિના બે રૂપ બતાવવામાં આવ્યા છે એક તો મૂળ પ્રકૃતિ જે અક્ષર બ્રહ્મા નું જ એક બીજું રૂપ છે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ વગેરે એમાંની જે પ્રકૃતિ છે તે અને બીજી પ્રકૃતિ એટલે માયા જે વિદ્યા વિદ્યા રૂપા છે તે તો એ પ્રકૃતિ રૂપા જે માયા છે અથવા માયા રૂપા જે પ્રકૃતિ છે એ ભગવાને આપેલા સામર્થ્યથી જ્ઞાનીઓને પણ મોહિત કરે છે એટલે માર્કંડે પુરાણનું વચન એ સંદર્ભમાં ટાંક્યું છે કે જ્ઞાની નામ અપી દેવી ભગવતી હિતા પલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી એ મહામાયા દેવી જે ભગવતી છે એ જ્ઞાનીઓને એના જ્ઞાનીઓના ચિત્તને પણ બલપૂર્વક આકૃષ્ટ કરીને મોહિત કરી દે છે એટલે પ્રકૃતિથી મોહિત થયેલો એ જે જ્ઞાની જીવ છે તે પણ પ્રકૃતિ અધીન રહે છે ભગવાનની આજ્ઞાનું અનુસરણ નથી કરી શકતો ત્યાં આશંકા કરે છે કે નનુ સત્સંગેન શ્રીમદ વાક્યને વા કથમ નથી ત્યજંતી ત્યજંતી કઈ પણ હોઈ શકે સત્સંગથી અને ભગવાને જે અત્યાર સુધી આ બધા ઉપદેશ આપ્યા આપણે સાંભળ્યા વાંચ્યા ભણ્યા તો એનાથી એ કેમ આ નહીં છોડી શકે કે યથોક્ત કર્મ નહીં કરી શકે તો કહી રહ્યા છે કે ભૂતાની પ્રકૃતિમ યાંતિ સ્વાધિષ્ઠાનમ એવ યાંતિ પ્રાણીઓ છે પોતાના અધિષ્ઠાન રૂપ જે પ્રકૃતિ છે એને જ પ્રાપ્ત કરે છે એ તદર્થમ એવ નપુંસકત્વ મુક્તમ અહીંયા ભૂતમાં ભૂતાની એમ નપુંસક બહુવચન કર્યું છે એનું એ જ કારણ છે કે એના અંદર એ સામર્થ્ય નથી નિગ્રહ કિં કરિષ્યતિ સત્સંગ કે ભગવદ્ વાચનો છે એના વિચાર કરવા કરીને પોતાની પ્રકૃતિનો નિગ્રહ કે એના ઉપર અંકુશ કેવી રીતે પ્રાપ્ત કરી શકશે અકિંચિત કરીશું એથી કે પોતે કંઈ કરવા સમર્થ નથી હવે આગળ આશંકા કરે છે નનુ પ્રકૃતિ ભગવદત્ત સામર્થ્યાત નિગ્રહાદિનામ અસાધકત્વેના પુરુષાંશ જીવાનામ કથમ ફલસિદ્ધિ જો આવી સ્થિતિ છે જીવાત્માની જીવાત્મા એ પુરુષનો અંશ છે પણ પ્રભુના આપેલા સામર્થ્યથી પ્રકૃતિ એના ઉપર હાવી થઈ જાય છે અને એ નિગ્રહ નથી કરી શકતો તો એને ફલની સ્થિતિ કેમ થશે તો એનું સમાધાન આપે છે ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્ય આર્થે રાગદ્વેષો વ્યવસ્થિત ન તયોર वशमागछेत् तविहस्य परिपंथिनौ નિગ્રહ કરવા માટેનો ઉપાય છે કે ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે વ્યવસ્થિત રાગદ્વેષવ ઇન્દ્રિયનો ઇન્દ્રિયના અર્થ એટલે ઇન્દ્રિયોના વિષયો એમાં રાગત રાગદ્વેષ ગોઠવાયેલો છે તયોર વશમ ન આગત છે એટલે આ રાગદ્વેષના વશ ન થવું કેમ કે તવ અર્થે પરિપંથી નવું મનુષ્યના માટે આ બંને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના અર્થો વચ્ચે રહેલો જે રાગદ્વેષ છે એ પરિપંથી નવ એટલે વિઘ્ન કરનારા છે ઇન્દ્રિય ઇન્દ્રિયો તો ઘણી બધી છે તો અહીંયા ઇન્દ્રિય એમ એક વચન કેમ કહ્યું તો કઈ રહેશે જાત્ય વિપ્રાયણ એક વચનમ એટલે ઇન્દ્રિયો ના એમ સમજવું ઇન્દ્રિયનું નહીં એક વચનમાં નહીં પણ બહુવચનમાં સમજવું પણ ઇન્દ્રિયો બધી હાથ પગ નાક વગેરે બધી ઇન્દ્રિય જ કહેવાય છે એટલે એને એક નામથી કહી દીધું છે એ ઇન્દ્રિયો જે છે એમનું પોતાના ઇન્દ્રિય અર્થે એટલે રૂપ રસ ગંધ વગેરે એના વિષયોમાં રાગદ્વેષ નિયત ભાવ્યવું એટલે એ સનાતન છે ઇષ્ટે રાગો અનિષ્ટે દ્વેષ એટલે જે અનુકૂળ હોય એમાં રાગ થાય પ્રતિકૂળ હોય એમાં દ્વેષ થાય તો ઇન્દ્રિયોનો પોતાના વિષય પ્રત્યે આ જાતનો દ્વેષ પરાપૂર્વથી ગોઠવાયેલો છે तयोः ઇષ્ટાનિષ્ટયોહ રાગદ્વેષયોર્વા વશમ ન આગચ્છેત આ બંનેના રાગદ્વેષના વશ ન થવું યત તવ અસ્તિ પરિપંથી નવ દ્વેષિણવ કેમ કે આ બંને જે છે રાગદ્વેષ એ આના દ્વેષી છે દ્વેષી એટલે માર્ગ વિચ્છેદ કહું માર્ગનો વિચ્છેદ કરનારા છે કે આનો શું મતલબ છે એ સમજાવે છે કે માયાયા સ્વીયાંશાનામ તત્સંબંધિનાંચ મોહન સામર્થ્યમ ભગવતા દત્તમ માયા છે એને ભગવાને પોતાના અંશને અને એના સંબંધી જે છે એમને મોહિત કરવા માટેનું સામર્થ્ય આપેલું છે અત પુરુષાંશો જીવ ઇન્દ્રિયાદિવશમ ન આગચ્છે તદા મોહો ન ભવે એટલે પુરુષનો અંશરૂપ જે જીવ છે એ જો ઇન્દ્રિય વગેરેના અધીન ન થાય તો એને મોહ ન થાય માયાયા સ્વસંબંધી મોહ સામર્થ્ય જ્ઞાપનાયવ પૂર્વમ ભૂતાનીથી નપુંસકલિંગમ ઉક્તમ આના પહેલાના શ્લોકમાં ભૂતાની પ્રકૃતિ યાંતિ ત્યાં ભૂતાની શા માટે કહ્યું તો કેમ કહ્યું પ્રાણી છે એ એ અસમર્થ છે એ બતાવવા માટે અત્ર ઉપદેશે ચ અસ્ય ઇત્યનેન પુલ્લિંગમ ઉક્તમ અહીંયા એનો પુલ્લિંગ કહ્યું તૌહી અસ્ય પરિપંથી નવું અસ્ય એટલે અસ્ય જીવત છે એના શત્રુ છે એમ કહ્યું અહીંયા પુલ્લિંગ કહ્યું છે વિષયાદિ સંગસ્ય મોહરૂપત્વાદેવ શ્રી ભાગવતે न तथा भवेत मोहो बंधश्चात्म प्रसंगत योषित संगात यथा पुंसो तथा સત્સંગી સંગત અહીંયા ભાગવતમાં પણ એને અસ્ત તરીકે સંબોધિત કર્યું છે અસ્ત પુરુષ અસ્ત્ય એટલે આ પુરુષને એવો મોહ એવું બંધન બીજા કોઈથી નથી થતું જેવો સ્ત્રી સંગથી અને સ્ત્રીના જે સંગી છે એમના સંગથી થાય છે સ્ત્રી અહીંયા માયા અથવા તો ઇન્દ્રિયોના વિષયોનું ઉપલક્ષણ છે એટલે સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું અથવા સર્વસામાન્ય રીતે વિષયોનો સંગ એ અહીંયા તાત્પર્ય છે એટલે યદિ ઇન્દ્રિયોના વિષયોની અંદર રહેલું જે ઇન્દ્રિયોનો રાગદ્વેષ છે એના અધીન જો પુરુષ ન થાય તો એ ફલસ્થિતિ થઈ શકે છે એ આનું સમાધાન સમજવાનું હવે આટલી બધી વાતોનું નિરૂપણ કર્યા પછી એવું જણાય છે કે આટલું બધું કીધું છે એ તો બહુ કઠિન છે સર્વપ્રકારેણ ભગવદુક્ત ધર્મસ્ય કઠિનત્વેને કથમ સિદ્ધિ આટલું બધું અઘરું અઘરું કેમ થઈ શકશે તો એ સમાધાન આપી રહ્યા છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ અનુષ્ઠિતાત પરધર્માત વિગુણ સ્વધર્મ શ્રેયાન બહુ સારી રીતે પરધર્મનું આચરણ કરવા કરતાં પણ ગુણ વિનાનું એટલે થોડું ઓછું પણ પોતાના ધર્મનું આચરણ છે એ વધારે શ્રેષ્ઠકારી છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ સ્વધર્મનું આચરણ કરતા કરતા અગર અધવચ્ચે મરણ પણ થઈ જાય તો પણ એ કલ્યાણકારી છે પણ પરધર્મ છે એ ભયાનક છે ઉત્તર આ રીતે છે કે કઠિન હોય તો પણ સ્વધર્માચરણ ઉપર ભાર આપવું કઠિન હોવાને કારણે એનું વિગુણ આચરણ થાય અપૂર્ણ આચરણ થાય તો પણ સ્વધર્મનું જ આચરણ કરવું પણ બહુ એક્સપર્ટ થઈને પરધર્મનું આચરણ થઈ શકતું હોય તો પણ તે નહીં કરવું એટલી તાત્પર્ય છે કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી જેટલું થાય એટલું આમાં જ જોર આપવું હવે સ્વધર્મ શું છે વ્યાખ્યાકારે પોતાની અહીંયા વિશિષ્ટ શૈલીથી પરિભાષા આપી છે કે સ્વધર્મો ભગવત ધર્મ સ્વધર્મ જે છે તે ભગવત ધર્મ છે યાની ભક્તિ વિગુણ અંગાદિ ભાવ રહિત તો કોઈ વ્યક્તિ ભક્તિ પણ એના અંગો છે ભક્તિ એ ભગવત પ્રેમ છે મહાત્મ્ય જ્ઞાન એનું અંગ છે તે જ રીતે આત્મનિવેદન કે પ્રેમલક્ષણા ભક્તિ એ અંગી ભક્તિ માનીએ તો શ્રવણ કીર્તન સ્મરણ વગેરે છે એના અંગ છે તો કાંગોપાંગ ભક્તિ કદાચ કોઈનાથી સંભવ ન બને તો પણ પરધર્મા એટલે ભક્તિનું જ અનુસરણ કરવું પણ પરધર્મ એટલે મોહક ધર્માર્થ स्वनुष्ठितात् સુષ્ઠુ પ્રકારેણ અનુષ્ઠિતા સંપાદિતા શ્રેયા સારી રીતે આચરી શકાતા મોહક ધર્મોની તુલનામાં અંગ વગેરે અંગરહિત ભગવત ધર્મ છે એ પણ શ્રેયકારી છે શા માટે એવું તો એનું સમાધાન આપે છે કે યત વિગुणोपि भगवद्धर्मो मरणसमये ભગવત उपयुक्तो भवति તસ્માત કેમ કે જે આ રીતે સ્વધર્માચરણ કરતા કરતા મરણ પામે છે એને વિગુણ ભગવત ધર્મોનું આચરણ જે છે એ પણ અંત સમયમાં પ્રભુનું સ્મરણ કરાવનારું સિદ્ધ થાય છે સધર્મે સતી નિધનમ મરણમ શ્રેય સધર્મના આચરણ કરતા નિધન થાય તો પણ શ્રેય છે મોક્ષ પ્રાપ્ત કરાવનાર પરધર્મો ભયાવહ પરંતુ પરધર્મ છે એ ભયાવહ છે કેમ કે મરણ સમયે પૂર્વાનુષ્ઠિત સ્વવિષય સ્મારકો ભવત્યવ જેનું આચરણ આપણે જીવનભર કર્યું હોય મરણ સમયે તે જ યાદ આવતું હોય છે એટલે વિગુણ પણ સ્વધર્માચરણ કર્યું હોય તો પણ એ સ્વધર્માચરણનું સ્મરણ મનુષ્યને અંત સમયે થાય પણ પરધર્માચરણ કર્યું હોય તો અંત સમય પણ એને પરધર્મ જ યાદ આવે તો સહ તત્ક્ષણે યમદૂતાદિ દર્શકત્વેન એવા લોકોને તો યમદૂતના દર્શન થાય અને અગ્રે જ નરક નરકાદિ યાતના નામ સત્સાધકત્વેન છે ભયાવહ એવા લોકોને પછી આગળ જઈને નરક યાતના ભોગવવી પડે આ રીતે પરધર્મ છે ભયાવહ થાય છે પ્રચલિત પ્રકાર એ છે કે સ્વધર્મ અને પરધર્મનો મતલબ અહીંયા સ્વપર્ણાશ્રમ ધર્મ અને પરધર્મ એટલે પરવર્ણ કે પણ આશ્રમના ધર્મ એ રીતે પણ આ શ્લોકને લઈ શકાય છે હવે અહીંયા અર્જુન આપની જિજ્ઞાસાનો ઉપક્રમ કરી રહ્યા છે કે અથ પુરુષાંશા નામ અધિષ્ઠાતા તું ભગવાન સચ એવમ ઉપદેશતી જે પુરુષાંશ છે જીવાત્મા એના અધિષ્ઠાતા તો ભગવાન છે અને એ આ પ્રમાણે ઉપદેશ કરી રહ્યા છે માયા કેચન મોહિતું શક્તા તદા કેન વિનિયુક્ત તન પાપાચરણે પ્રવર્તતે ઇતિ અર્જુનો વિજિજ્ઞાસુ વિજ્ઞાપયતી અધિષ્ઠાતા ભગવાન છે માયા જે છે એ એમાંથી કોઈ જીવને મોહિત કરે છે પુરુષાંશ જે જીવ છે એ માયાથી મોહિત થઈને કોના દ્વારા વિનિયુક્ત થઈને આ પ્રકારનું પાપાચરણ કરે છે એ નથી સમજાતું એટલે અધિષ્ઠાતા ભગવાન હોવા છતાં પણ આવું કેમ કરે છે એવું કંઈક આશરે લાગે છે એ પ્રશ્ન અહીંયા ઉઠાવી રહ્યા છે અર્જુન અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતી પુરુષ અનિચ્છનપી વાર્ષ્ણેય ફલાદિવ નિયોજિત એ વાર્ષ્ણેય હે કૃષ્ણ અથાયમ પુરુષ બલાદ નિયોજિત ઇવ અનિચ્છનપી કેન પ્રયુક્ત પાપમ ચરતી કે તો પછી આ પુરુષ બળજબરીથી જાણે એને પાપાચરણ કરાવવામાં આવ્યું હોય તેમ એ ઈચ્છતો ન હોય તેમ છતાં પણ કોના દ્વારા પ્રયુક્ત થઈને એ પાપાચરણ કરે છે એટલે જીવાત્માનો જે અંશ છે એ તો એનો અધિષ્ઠાતા ભગવાન છે તો આવું શા માટે થવું જોઈએ એવી એની આશંકા છે તો એ કહી રહ્યા છે અયમ પુરુષ પુરુષ સંબંધિત આ પુરુષ સંબંધી છે અનિચ્છન અપી એ વાર્ષ્ણે ઈચ્છતો ન હોવા છતાં પણ વાર્ષ્ણે ભગવાનને અહીંયા સંબોધિત કરી રહ્યા છે કે ભક્તિ ધર્મ પ્રવૃત્તિ અર્થમ તત્કુલાવિર્ભૂત શાસ્ત્રી ધર્મની પ્રવૃત્તિ માટે આપ વૃષ્ણિઓના કુલમાં આવિર્ભૂત થયા છો એટલે વાર્ષ્ણેય બલાદ નિયોજિત એવ અધિષ્ઠાત્રા પ્રેરિત એવ બળવજબરીથી જેને એને યોજિત કરવામાં આવ્યો હોય તેની માફક તો એ કોણ કરી શકે અધિષ્ઠાતા જ તો કરી શકે તો કેન પ્રયુક્ત પાપમ ચરતી કોના દ્વારા પ્રયુક્ત થઈને પાપાચરણ કરે છે તત્ફલ ભોગન જે પાપના ફલનો ભોગ પણ કરે છે અથવા કરવું પડે છે આવો પ્રશ્ન ભગવાનને એણે કર્યો એતત પ્રશ્નોત્તરમાં ભગવાન એનો ઉત્તર ભગવાન આપી રહ્યા છે શ્રી ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિધ્યેનમ ઇહ વૈરિણમ રજોગુણ સમુદભવ एषः કામ ક્રોધ एषः महाअशनः રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ એ જ ક્રોધ છે અને એ જ મોટો અગ્નિ જેવું છે તો બહુ ખાનારો છે મહાપાપા મોટો પાપી છે ઇહ એનમ વૈરીણમ વિદ્ધિ અને આ સંબંધમાં તું એને જ શત્રુ જાણ અર્થાત એનાથી પ્રયુક્ત થઈને જીવાત્મા ઈચ્છતો ન હોવા છતાં પણ પાપાચરણ કરે છે પ્રપંચ વૈચિત્ર્યાર્થ પ્રકટિત ત્રિગુણ મધ્યસ્થ વિક્ષિપ્ત કરણૈક સ્વભાવ રજોગુણાત્મક ભગવદંશમોહિત તત્વ પ્રવર્તતે ભગવાને આ જગત પ્રપંચ છે એને અંદર વિચિત્રતા ઈચ્છતા હતા એટલે એમને ત્રિગુણાત્મક જગત બનાવ્યું એ ત્રિગુણાત્મક જગતની અંદર જે ક્ષોભ પેદા કરનારું છે કે હલચલ મચાવનારું છે રજોગુણ છે એનાથી ભગવાનનો અંશરૂપ જે જીવાત્મા છે મોહિત થયેલો છે અને તે પાપાદિ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે તસ્માત તદગુણકૃત વિક્ષેપ કર્માણી તત્સ્વરૂપ જ્ઞાનપૂર્વકમ ત્યજે એટલે આવા આ રજોગુણ દ્વારા થતા જે વિક્ષેપ છે એવા કર્મોને તું એના સ્વરૂપનો જ્ઞાન પ્રાપ્ત કરીને છોડ એ વાત અહીંયા સમજાવવા માંગે છે તાત્પર્ય છે કે રજોગુણનો આ રજોગુણનો ઉદ્રેક એની વૃદ્ધિ એ મનુષ્યમાં આ જાતના ઉત્પાદ પેદા કરે છે લૌકિક કામ રજોગુણ સમુદ્ભવ રજોગુણાદ ઉત્પત્તિર્યસ્તિ આ જે લૌકિક કામ છે એટલે વિષયનો ભોગ કરવાની જે ઈચ્છા છે તે એ એની ઉત્પત્તિ રજોગુણથી છે સર્વેશામ દ્વેષી દ્વેષી શત્રુ એ બધાનો દ્વેષી છે એશ એવ કામો અવસ્થાંતરાપન્ન ક્રોધો ભવતી સોપી રજોગુણ સમુદ્ભવા અને ક્રોધ એ પણ રજોગુણથી જ પેદા થાય છે અને કામની જ બીજી અવસ્થા ક્રોધ કહેવાય છે એટલે કામ જ્યારે પૂર્ણ ન થાય તો ક્રોધ થાય સહ મહાશનો દુરાપુર એ મહાઆસન છે મોટી અગ્નિ છે એટલે એને પૂરી ન શકાય એવી છે અતૈવ શ્રી ભાગવતે ઉત્તમ આ દુષ્પુર અનલ છે એ વાતનું ભાગવતમાં પણ સમર્થન મળે છે નજાતો કામ કામાનામ ઉપભોગેન શામ્યથી હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે એટલે વિષયોના ભોગથી કામનું શમન થતું નથી જેમ અગ્નિની અંદર જેટલું હવિષ્ય નાખીએ એટલું એ ઓર વધે છે તેની માફક કેમ પુનઃ એટલે આ જાતનો એ દુષ્કૂળ છે એટલું જ નહીં પણ એ મહાપાપ રૂપો એ મહાપાપ રૂપ પણ છે ભગવત ભજન પ્રતિબંધક ભગવત ભજનમાં એ પ્રતિબંધ ઉત્પન્ન કરનારું છે ઇહ સંસારે દેહ ગ્રહણાનંતરમ એનમ વૈરીણમ વિધિ સંસારમાં જેમણે પણ જન્મ ગ્રહણ કર્યું છે એને આ કામક્રોધને વેરી જાણવા જોઈએ इह इति पदाद एतद् देहावस्थाने सति अलौकिके अयमेव कार्याय भविष्यति इति भावः ઇહ વૈરિણમ વિધિ એમ કહ્યું અહીંયા એને તું વેરી જાણ બીજી જગ્યાએ એને વેરી જાણવાની એનાથી વ્યાવર્તન કરેલું હોય એવું જણાય છે એટલે દેહાવસાન પછી અગર મનુષ્યને કોઈ અલૌકિક લોકની પ્રાપ્તિ થાય છે અલૌકિક ગતિ પ્રાપ્ત થાય છે તો ત્યાં કદાચ એને આ કામ ઉપયોગી સિદ્ધ થઈ શકે એટલે સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય તો ત્યાં એને સ્વર્ગીય વિષયોનો ભોગ પ્રાપ્ત થઈ જાય ભગવત લોકની પ્રાપ્તિ થાય તો ત્યાં એ કામ એને ભગવત કામ ઉપલબ્ધ કરાવનારું થાય એટલે અહીંયા ઈહ એમ કહ્યું છે યતો અયમ વેરી તતો અસ્થિ જ્ઞાનમ આવર્તયતી તેના મોહો ભવતી ત્યાં આ એવો વેરી છે કે આ જીવ છે એના જ્ઞાનનું એ આવર્તન કરી દે છે ઢાંકી દે છે તેને કારણે જીવાત્માને મોહ થાય છે એ હવે ત્રણ દ્રષ્ટાંતથી સમજાવી રહ્યા છે ધૂમેનાવ્રિયતે વહનિર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તેને તમાવૃતમ યથા ધૂમેન વહની ધુમાડાથી જેમ અગ્નિ ઢકાઈ જાય છે મલેન આદર્શ ધૂળ કચરાથી કાચ ઢંકાઈ જાય છે આવરીએ તે યથા ઉલ્બેન ગર્ભ ઉલ્બ એટલે ઓવરી જેવો છે એનાથી માતાના ગર્ભના છે એ ઢંકાઈ જાય છે તથા તેવી રીતે તેને ઇદમ આવર્તમ કામનાથી જ્ઞાન મનુષ્યનું ઢંકાઈ જાય છે ધૂમેન યથા ધૂમેન વહની આવરીયતે મલેન આદર્શ આવરીયતે ઉલ્પેન ગર્ભાવેષ્ટનેન ગર્ભ આવૃત્ત તથા તેન કામેન ઇદમ જ્ઞાનમ આવૃત્તમ જ્ઞાનથી કામથી આ જ્ઞાન ઢંકાઈ જાય છે અહીંયા ત્રણ દ્રષ્ટાંત આપ્યા છે અત્ર દ્રષ્ટાંતેશુ વન્યાદિત્રય નિરૂપણસ્ય અયમ ભાવ એ ત્રણ દ્રષ્ટાંત પાછળનો ભાવ આ છે કે પૂર્વ દ્રષ્ટાંતેના શૂર એટલે ધૂમવનીના દ્રષ્ટાંતથી ભાગવત તાપાત્મકમ જ્ઞાનમ વ્યજ્યતે જીવાત્માને પ્રભુનો વિપ્રયોગ છે એનો તાપ થવું જોઈએ એ તાપનો બોધ નથી થતો એ અહીંયા પ્રથમ દ્રષ્ટાંતથી બતાવ્યું છે એટલે લૌકિક કામને કારણે ભગવત તાપ જીવાત્માને નથી થતો દ્વિતીયના સેવા યોગ્ય સેવાયોગ્ય સ્વસ્વરૂપ પ્રાપ્તિરૂપમ જ્ઞાનમ છે અને ગોળું કાચને ઢાંકી દે છે તેમ જીવાત્માને પોતાનું જે ભગવત સેવા યોગ્ય સ્વરૂપ છે એટલે સેવક સ્વરૂપ છે એનો બોધ નથી થતો અને ઉલ્બથી જેવી રીતે ગર્ભ આવૃત થઈ જાય છે એ દ્રષ્ટાંતથી તૃતીયને બીજ ભાવોત્પત્યાત્મક જ્ઞાન વેચ્ય છે જીવ ભગવાનનો ગર્ભદાસ છે નિજ નિસર્ગદાસ છે એ સહજદાસ છે એ બોધ એને થતો નથી એમ આ ત્રણ દ્રષ્ટાંત પાછળના ત્રણ ભાવ છે એમ વ્યાખ્યાકાર સમજાવે છે આવર્તમ જ્ઞાનમ એતેન જ્ઞાનીનો નિત્ય વૈરીણા કામરૂપેણ કૌંસેય દુષ્પૂરેણા નલેન છે હે કંસે એતેના અનલેન આ જે અગ્નિ એવું જે કામ છે જે દુષ્પુરેણ જે દુષ્પુર છે એવા કામરૂપથી જ્ઞાનીન વૈરીના જ્ઞાનમાં આવૃતમ જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાઈ જાય છે આ એનો વૈરી છે આગળ એ કહ્યું ને કે ભાઈ જ્ઞાની છે તો પણ આવું કેમ થાય છે તો એનું સમાધાન આપી રહ્યા છે હે કૌંતે મૂલતો ભક્ત મધુપદેશ યોગ્ય કૌંતે એટલા માટે કહ્યું કે એ મૂળથી ભક્ત છે અને ભક્ત હોવાને કારણે ભગવાનનો ઉપદેશ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવા એ કૌંતે અર્જુન જ્ઞાનીનો નિત્ય વૈરી આ જ્ઞાનીનો આ કામ છે નિત્ય વૈરી છે એમાં મદન સત્વેના સ્વસ્વરૂપ જ્ઞાનવતો જ્ઞાની એટલે કેવો જ્ઞાની કે જે મારા અંશ રૂપ હોવાથી એને સ્વસ્વરૂપનો બોધ છે કે ભગવાન મારા અંશી છે હું એનો અંશ છું એનું જ્ઞાન એના નિત્ય વૈરી કામથી આવૃતમ ઢંકાઈ ગયું છે ચપુનઃ અનલેન રસપાચકેન ઉદરસ્થેન તેનાથી કામવૃદ્ધિર્ભવતી અનલ જે છે અનલ એટલે અગ્નિ જઠરાગ્નિ જઠરાગ્નિથી પણ કામની વૃદ્ધિ થાય છે જે પાચક રસ એસિડિક સિક્રેશન જે આપણા સ્ટમકમાં થાય એનાથી પણ આપણા બ્રેનને એવું સજેશન મળે કે ભૂખ લાગી છે તો એનાથી પણ મનુષ્યનું કામ જ્ઞાન જે છે આવૃત થઈ જાય છે કામવૃત્તિને કારણે આ જે અનલ કેવું છે ઈદૃશેન અનલેન તો કે દુષ્પૂરેણ ઉત્થેન પૂર્ણમ યસ્તે સ એ કામની પૂર્તિ બહુ કષ્ટથી થઈ શકે એવી છે તાત્પર્ય છે કે એની પૂર્તિ અશક્ય પ્રાય છે એટલે જ પણ કહેવાયું છે કે જીતમ સર્વમ જીતે રસે કે માણસની જીભનો ચટાકો છે એ જો જીતાઈ જાય તો બધું જીતાઈ જાય બધું દખ એમાં જ છે કામસ્યૈવ વા વિશેષણ અથવા કામનું આ વિશેષણ છે એમ સમજો દુષ્પૂર કામ અનલનું ન કહો તો કામનું કહો કોઈ પણ સ્થિતિમાં વાત એ જ છે તો કે છે હવે એ કામ ક્યાં રહે છે એનું એનું એડ્રેસ શું स कामः कुत्र तिष्ठति તો કહે છે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્થ્યાધિષ્ઠાન ઉચ્યતે એતેર વિમોહયત્તેશ જ્ઞાનમ આવૃત્તિ દેહિનમ ઇન્દ્રિય મન બુદ્ધિ એ અસ્થ્યાધિષ્ઠાનમ કહેવાય છે કામના નિવાસ સ્થાન છે એશ એતેર આવૃત્ય દેહિનમ વિમોહયતી એટલે આ ઇન્દ્રિય મન બુદ્ધિ એના દ્વારા જ્ઞાનને એ ઢાંકી દે છે એ દ્વારા જીવાત્માને વિમોહી હતી શું ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયાદિની જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન અંતઃકરણમ બુદ્ધિ જ્ઞાનમ કાન નાક આંખ વગેરે ઇન્દ્રિયો અંતઃકરણ મન અને બુદ્ધિ અસ્થિ કામથી અધિષ્ઠાનમ આ કામના અધિષ્ઠાન છે એતૈ કર્ણભૂતૈ એટલે આ બધા ઉપકરણો દ્વારા જ્ઞાનમ આવૃત્ય જ્ઞાનને ઢાંકી દઈને એશ કામ આ કામ જે છે એ દેહી નમ વિમોહયતી દેહી એટલે આત્માને વિશેષ રૂપથી મોહિત કરે છે સ્વયં તું મોહયત્યેવ એટલે પોતે કામ ઇટસેલ્ફ પોતે તો એને મોહિત કરે જ છે પુનઃ એતે સ્વાશ્રય ભૂતે સહિતો અધિકમ મોહયતી પોતે જેમાં રહે છે એ પોતાના જે આશ્રય સ્થાનો છે ઇન્દ્રિય મન બુદ્ધિ એને પણ પોતાની સાથે રાખીને ઓર અધિક એને મોહિત કરે છે એટલે અહીંયા જે વિમોહયતી એમાં બી ઉપસર્ગ જે લગાવ્યો છે એ વિશેષણ મોહયતી એવું એનું તાત્પર્ય છે એતૈર અંગભૂતૈ સમોહયતી શત્રુ તમ એતન નિરોધેન જહી હવે આગળ એ વાત કહી રહ્યા છે કે આ રીતે અંગ સહિત એ કામરૂપ શત્રુ જીવાત્માને મોહિત કરે છે એનો નિરોધ કરે એટલે એને અંકુશમાં રાખ એને માર ખતમ કર તસ્માત ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહી હિયનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ તેથી એ ભરતર્ષભ અર્જુન તમ આદવ ઇન્દ્રિયાણી નિયમ્ય સૌથી પહેલા તું તારી ઇન્દ્રિયોને વશમાં કર અને જ્ઞાન વિજ્ઞાન નાશનમ હેનમ પાપમાનમ હિ પ્રજહી જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારો જે આ કામરૂપ પાપી છે એને ખતમ કર યસ્માત ઇન્દ્રિય અયમ મોહયતી ઇન્દ્રિયો દ્વારા આ મોહિત કરે છે તસ્માદ આદવ તમ ઇન્દ્રિયાણી એટલે સૌથી પહેલા તું ઇન્દ્રિયોને તદ્વિષયભ્યો નિયમ્ય એના વિષયોમાં જતી એને રોકીને સ્વવશે સ્થાપયિત્વા એને પોતાના વશમાં સ્થાપિત કર તું ભરતર્ષભ છો એટલે તારામાં એ સામર્થ છે એતન નિયમન સમર્થ જ્ઞાન વિજ્ઞાન નાશનમ આ કામ કેવું છે જે જ્ઞાન અને વિજ્ઞાનનું નાશ કરનારું છે જ્ઞાન શું ને વિજ્ઞાન શું એ સમજાવે છે શાસ્ત્રીયમ ભક્તિરૂપમ જ્ઞાનમ વિજ્ઞાનમ સ્વરૂપાનુભવ ભક્તિરૂપ જે જ્ઞાન છે શાસ્ત્રમાં એનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે એ જ્ઞાન છે અને સ્વરૂપાનુભવ એ વિજ્ઞાન છે તયોહો નાશ કરતારમ આ કામ જે છે એ બંનેનો નાશ કરનારું છે એટલે એને પાપરૂપ કહ્યું છે એનમ ઇદાનીમપી મત્સ્વરૂપાનુભવે વિઘ્ન કરતારમ એ મારા સ્વરૂપના અનુભવ કરવામાં પણ વિઘ્ન પેદા કરનારું છે એટલે એને તું પ્રજહી પ્રકર્ષેણ જહી બલપૂર્વક એને તું છોડ જહી એમાં એને મારવાના રૂપમાં પણ છે એટલે એને તું મારી નાખ ખતમ કરી દે આગળ કહી રહ્યા છે નનુ ઇન્દ્રિયાદીનામ ભગવત સ્વરૂપાદિ વિષયાનુભાવકાનામ નિયમને કિમ ફલમ ઇન્દ્રિયો જે છે તો પ્રભુના સ્વરૂપનો અનુભવ કરાવનારી છે એનું અહીંયા નિયમન કરવાથી શું ફલ થશે તો કહી રહ્યા છે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સહ ઇન્દ્રિયાણી પરાણી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે ઊંચી છે એમ કહેવાયું છે ઇન્દ્રિયેભ્ય પરમ મન ઇન્દ્રિયથી ઊંચું મન છે અને મનસ પરાબુદ્ધિ મન કરતા બુદ્ધિ ઊંચી છે યહ બુદ્ધે પરતસ્ત અને બુદ્ધિથી પણ ઉપર સૌથી ઉપર એ તે છે તે એટલે વ્યાખ્યાકાર જે અર્થ કરે તે આત્મા કે ભગવાન ઇન્દ્રિયાણી અક્ષણવતામ ફલમિદમ इति न्यायेन ભગવત્સ્વરૂપદર્શનાદિવિષયાનુભાવકત્વેન પરાણી ઉત્કૃષ્ટાની ભાગવતમાં એમ કહેવાયું છે કે આંખનું ફલ ભગવાનનું દર્શન છે એમ જે પણ ઇન્દ્રિયો મનુષ્યને ઉપલબ્ધ છે જેટલી ઉપલબ્ધ છે એનો ભગવત વિનિયોગ અથવા ભગવાન દ્વારા એનો ભોગ એ એના માટે ફલ છે એટલે એને ઉત્કૃષ્ટ કહી છે ભક્તાહ ઇતિ અહીંયા ભક્તના માટેની વાત છે માનસો અન્યત્ર સ્થિતેન્દ્રિય સંયુક્તમ ભગવત સ્વરૂપમ ન ફલરૂપમ સ્મારણીય દૈત્યાદિવીરિવેતી આ કંઈક પંક્તિ સ્ફુટ નથી થતી શું આશય છે ત્યારે એને હું છોડી રહ્યો છું ઇન્દ્રિયેભ્ય પરમ ઉત્કૃષ્ટમ મન આહુ ઇન્દ્રિય કરતા પણ વધારે પર ઉત્કૃષ્ટ મન કહેવાયું છે મનોપી દ્યશુદ્ધ્યા બુદ્ધ્યા હતમ સન્ન ફલમ સાધયતી મનમાં જો કામનાઓ ઘૂસી ગઈ હોય તો એ અશુદ્ધ થઈ જાય છે અને તે સ્થિતિમાં બુદ્ધ્યા હતમસન બુદ્ધિથી એ જો ભરાયેલો હોય તો એ ફલને પ્રાપ્ત નથી કરી શકતો એટલે કહ્યું છે કે મનસસ્તુ પ્રકાશાત બુદ્ધિ પરા ઉત્કૃષ્ટ મન કરતા બુદ્ધિ વધારે ઉત્કૃષ્ટ છે એનો શું આશય કે ભગવાન લૌકિક દેહેન્દ્રિયાદિવિર ન અનુભાવ્ય ભગવાનનો અનુભવ લૌકિક દેહ ઇન્દ્રિયોથી નથી થઈ શકતો કિંતુ અવિકૃત અલૌકિક ભાવાત્મકાત્મ સ્વરૂપેણ વિકાર વિનાનો અલૌકિક ભાવ જેની અંદર છે એવા આત્મ સ્વરૂપથી જ ભગવાનનો અનુભવ થાય છે અત બુદ્ધે પરતસ્તુ સહ બુદ્ધિથી વધારે વવ પર સહ એટલે આત્મા કહેવામાં આવ્યું છે यत આત્મા ઉત્તમ तस्मा तम उत्तम व्યાપ્વા લૌકિકમ કામમ તેજે આત્મા સૌથી ઉત્તમ છે એટલે એને ઉત્તમ જાણીને લૌકિક કામને છોડ કેમ કે આત્માથી ભગવાનનો અનુભવ છે જ્યારે ભગવાનનો અનુભવ કરાવનારમાં ઇન્દ્રિય બુદ્ધિ કે આ બધા જ્યારે સમર્થ નથી થતા અને ભગવદ અનુભવ કરાવનારું તો આત્મા જ છે તો જે નકામી વસ્તુ છે એના વિષયો કે એનો સંસર્ગને છોડીને આત્માને જ વધારે ભાર આપવું જોઈએ તો ફલસિદ્ધિ તો એનાથી ફલસિદ્ધિ થાય છે એટલે કહી રહ્યા છે કે એવમ બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુ મહાબાહુ કામરૂપમ દુરાસદમ એવમ બુદ્ધે પરમ બુદ્ધા બુદ્ધિથી પણ પર આત્માને જાણીને આત્મના આત્માનમ સંતભ્ય બુદ્ધિથી આત્માથી આત્માને સંસ્તભ્ય એટલે વશમાં કરીને દુરાસદમ કામરૂપમ શત્રુ જહી એટલે જીતી ન શકાય એવા કામરૂપ શત્રુને શું છોડ કે એને માર ખતમ એવમ મધુક્ત પ્રકારેણ આ રીતે મેં તને જેમ સમજાવ્યું તે રીતે બુદ્ધે પરમ આત્માનમ બુદ્ધિથી પર શ્રેષ્ઠ આત્માને ઉત્કૃષ્ટમ બુદ્ધવા સૌથી ઉત્કૃષ્ટ માનીને આત્મના અવિકૃત સ્વરૂપેણ આત્માનમ અવિકૃત સ્વરૂપમ મન સંસ્તભ્ય આ વિકૃત સ્વરૂપ જે આત્મા છે એનાથી આત્માનમ અવિકૃત સ્વરૂપમ મન સંસભ્ય સમાધાય અવિકૃત સ્વરૂપ મન છે એને એનું સમાધાન કરીને અથવા તો એને વશીકૃત્ય પોતાના કંટ્રોલમાં લાવીને હે મહાબાહો તન નિરાકરણ સમર્થ તે મહાબાહો એટલે તું એવું કરવા માટે સમર્થ છો તું કામરૂપમ શત્રુમ દુરાસદમ જહી આ કામરૂપ જે શત્રુ છે એને એટલે જે ભગવત ભાવનો નાશ કરનારો છે તેને દુરાસદમ જહી એ દુરાસદને તું માર એટલે જે દુર્જય છે અજય છે એને દુરાસદ એટલા માટે કહ્યું કે એવમ ભૂતાત્મ સ્વરૂપ જ્ઞાનાતિરિક્તા નાશ્યમ આ પ્રકારનું જે જ્ઞાન છે તે સિવાય બીજી કોઈ રીતે પણ આ કામરૂપ શત્રુને જીતી શકાય તેમ નથી એ અર્થમાં અહીંયા એને દુરાસદ કહ્યું છે તો આ જાતનું જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મ આત્માનું તું એ કામરૂપ શત્રુને માર અહીંયા આ કર્મયોગ સંપન્ન થઈ રહ્યો છે સમાપનમાં સંગ્રાહકારિકા વ્યાખ્યાકાર આપી રહ્યા છે કૃતાનામ કર્મણામ યોગો યથા સંભવતી ઈશ્વરે શ્રીકૃષ્ણેન તથા ચાયમ કર્મયોગો નિરૂપિત એટલે કૃતકર્મો છે એનો યોગ જેવી રીતે ઈશ્વરમાં થઈ શકે તેવી રીતે શ્રી કૃષ્ણએ આ કર્મયોગનું નિરૂપણ અહીંયા કર્યું કર્મયોગનો તાત્પર્ય છે જે પણ આપણા દ્વારા મનવચન એટલે આપણી ઇન્દ્રિયોથી જે પણ કર્મ સંભવ થાય છે માનસિક કાયિક વાચિક એ બધા ઈશ્વરની સાથે જે રીતે જોડાઈ શકાય તે પ્રકારનો કર્મયોગ ભગવાને અહીંયા ઉપદેશ્ય છે દક્ષિણ પટ થઈ તો અહીંયા અધ્યાય સંપન્ન થઈ રહ્યો છે આગળનો બીજો કોઈ વિશેષ ક્રમ આપણે છે નહીં એટલે જો આ સંબંધમાં કઈ જિજ્ઞાસા હોય તો એનું અત્યારે આપણે સમાધાન લઈ શકીએ ક્વેશ્ચન આન્સર મોડમાં લઈ રહ્યો છું જેમનો પહેલા સ્ટાર થશે એ લોકો પોતે પૂછી જેમને પણ કંઈ કહેવું પૂછવું હોય તો સ્ટાર સિક્સ કરીને કહી શકો છો હા બોલો જે અહીંયા જે કામની વાત કરી ને તો આ જે આપણે આ જે દેહથી આપણને ભગવત કામના જે થાય કે પ્રભુના દર્શન થાય કે તો એ આ પોતાની ઇન્દ્રિયોથી થાય છે ને લૌકિક ઇન્દ્રિયો માટે આપણને એવો વિચાર આ જ દેહથી મને પ્રભુનો અનુભવ થાય કે પ્રભુના દર્શન થાય કે બધું કરીએ તો એ લૌકિક કામ કહેવાય કારણ કે આમાં એવું કીધું કે લૌકિક થી તો ભગવાન અનુભવ જ નથી તો એ જે કામના કરીએ કે આ દેહથી જ લૌકિક જે ઇન્દ્રિયાથી આપણને પ્રભુનું અનુભવ થાય એવી જે કામના છે તો એ લૌકિક કામ કહેવાય એટલે આપણી કદાચ એવી ઈચ્છા હોય તો પણ ભગવાનના સ્વરૂપનો જેમને સાક્ષાત્કારની પ્રણાલીનું જ્ઞાન ન હોય અને જેને એવી કેવલ સમજ છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર તો પરલોકમાં જ થઈ શકે છે તો એનું અજ્ઞાન છે જે પ્રેમી ભક્ત છે એની કામના એની ઇન્દ્રિયોનો વિષય ભગવાન બને એના ઇન્દ્રિયોનો ભોગ ભગવાન કરે એવી એની અભિલાષા હોય હવે એ વિષય ભગવાન કેવી રીતે બને એ ભગવાનનો હેડેક છે આ લોકમાં આપણે આ જે અત્યારે ઇન્દ્રિયો છે એનો જ કાયાકલ્પ કરીને ભગવાન પોતાના દર્શન કરવાનું સામર્થ્ય એમાં મૂકીને એ ઇન્દ્રિયો દ્વારા પોતાનો સાક્ષાત્કાર કરાવે એ જે કાર્ય છે તો ભગવાન કરે છે એમાં ભક્તને જ્યારે ભગવાનનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે એ વાતની એને પ્રતીતિ નથી કે ભાઈ મારી આ આંખો છે એ મારી આ જ આંખોથી થયું કે એ આંખોની અંદર કોઈ દિવ્ય દ્રષ્ટિ ભગવાને પ્રદાન કરી અને એ આ દર્શન કર્યા એ તો ભગવાનના પાઠમાં એક પ્રક્રિયા છે એ પોતાના સ્વરૂપના અનુરૂપ સામર્થ્ય એનો અનુભવનું સામર્થ્ય ભક્તને આપીને એને સંપન્ન થઈ જાય છે પ્રક્રિયા ભક્તની અભિલાષા એવી હોય કે ભાઈ એની સમજ પ્રમાણે કે અહીંયા ન થઈ શકે પરલોકમાં જ જવું પડે તો એ એ કંઈ લૌકિક નથી લૌકિક એટલે લોકમાં થતી એની કામના છે એ અર્થમાં લૌકિક કહી શકાય પણ જેને નિંદનીય કહેવાય છે કે ત્યાજ્ય કહેવાય છે એ પ્રકારની કામના એ ન કહી શકાય હા એટલે આપણે ધારો કે આ જે વિચારીએ તો પ્રભુ એનું અલૌકિકરણ કરીને તનુ નવત્વ કરાવીને પછી એને દાન કરે એવું સમજી શકાય ને આ કામના તો આપણને થાય આપણે તો મતલબમાં આ લૌકિક દેહ થી કે આ દેહથી જ મને અનુભવ થાય એવી કામના કરીએ છીએ પણ જો એને અનુભવ થશે તો પ્રભુ એ દેહ ને લૌકિક કે વિકૃત નહીં રહેવા દે અલૌકિકરણ કરીને પછી એને દાન કરશે એવું કહી શકાય એટલે જ્યારે પણ થશે ત્યારે એ પ્રણાલીથી જ અનુભવ થશે જો વિકૃત સ્વરૂપ મન હશે તો એને વશીકરણ નહીં કરી શકે એટલે જે આત્મા નું જ્ઞાન થયા પછી એને જે આ આત્મા સ્વરૂપ નું જે મન છે તો એવું મન હશે તો જ એ કંટ્રોલ કરી શકશે ને જે લૌકિક જે મોહ વાળો કામ છે એ કામ વાળું મન હશે તો એનો નિધન નહીં કરી શકે પણ કહેવાય હા છે એવું જ હા હા હા બોલો હલો હા હા જીજે અહીંયા નિષ્કામ શરૂઆત જ્યારે થઈ ત્યારે નિષ્કામ કર્મની વાત કરી અને અંત જ્યારે થયો ને ત્યારે કામના ઉપર કેમ વિજય મેળવવો એટલે કામનાઓને કઈ રીતના નિયમન કરવું એના ઉપર એનો ઉપસંહાર એને પૂર્ણ થયું એ એની તો આ કર્મયોગ અને કામના એની વચ્ચે શું ફરક છે જે સમાપન જે થયું એમાં તો વિષયનું સમાપન તો પાંત્રીસમાં શ્લોક ઉપર થઈ ગયું ને શ્રેયાન સધર્મો વિગુણ પધર્વા સ્વધર્મે નિધનમ શ્રેયો પરધર્મ ભયાવ ત્યાં મુખ્ય વિષયનું સમાપન થઈ ગયું તે પછી અચ્છા જે વિષય ભગવાન કહી રહ્યા છે એવું આપણાથી કેમ થઈ નથી શકતું એવો પ્રશ્ન અર્જુને કર્યો ત્યારે એ તો સબ્જેક્ટ નું નિરૂપણ થઈ ગયા પછી ક્વેશ્ચન આન્સર થઈ રહ્યા છે એનો આ પ્રકરણાંતર છે કામનાની મૂળ જનક એટલે કર્મમાંથી એ કર્મ કરતા કરતા કામના ઉત્પન્ન થઈ રહી છે એની વાત છે ને અહીંયા કર્મ કરતા કરતા થાય કે ન કરતા થાય એ વિષય નથી પણ જે આદર્શ પ્રકાર કર્મયોગનો બતાવ્યો છે એવો પ્રકારનું અનુસરણ કરવું શા માટે મનુષ્યથી સંભવ નથી થતું એ ચાહતા હોવા છતાં એ પ્રશ્ન પૂછાયો છે એનું સમાધાન આ બધું આપ્યું છે કે બધાના મૂલમાં કામ છે એ કઈ રીતે નાશક છે કઈ રીતે વૈરી છે એ સમજાવીને ક્યાં રહે છે એના મૂળ અધિષ્ઠાન શું છે તે સમજાવ્યું તે પછી એના એનું નિયમન કેમ કરવું તે સમજાવ્યું અને અંતમાં તત્વ સ્વરૂપથી વાત સમજાવી કે ઇન્દ્રિય એનાથી પર લેવલ એક લેવલ બુદ્ધિ એનાથી ઉપરનું લેવલ મન અને બુદ્ધિ અને તે પછી આત્મા એમ તો જે લેવલ આપણને સમસ્યા પેદા કર્યું છે તો ઇન્દ્રિયોનો લેવલ છે અને આપણી બધી સમસ્યાઓનું સમાધાન છે એ આત્માની કક્ષા ઉપર સંભવ છે તો એ આત્મબોધ છે એ પ્રાપ્ત થશે તો ધીરે ધીરે માણસ એ તત્વબોધના આધારે પોતાની જે દુર્મનોવૃત્તિઓ છે એના ઉપર કાબુ લાવી શકે ઇન્ટરનલ મેકેનિઝમ આના પાછળની શું છે એ સમજાવી છે હા બોલો હાજી પંદરમો શ્લોક છે ને જે એમાં ઉઠાનિકામાં એવું કરેલું છે એટલે એનું કે નાનું નાનું દેવાના વિભૂતિ રૂપત્વે અપી સાક્ષાત પુરુષોત્તમ ભજન અભાવાદ અનુચિત અનુચિતમ એવ ઇતિ આશંક્ય હેલો હા બરોબર એટલે આ જે શ્લોક ની જે ઉત્થાનિકા છે ને એ કોના માટે છે એ નહીં સમજાતું એ નથી સમજાતું કારણ કે વિભૂતિ રૂપની જે વાત અહીંયા વણાવે છે એમાં જો ભક્ત માટે હોય તો ભક્ત તો કઈ આ જે નીચે નૈમિત્તિક કર્મ કરે છે એનો કોઈ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે નથી કરતો પણ એને ભક્તિ કરતાં કરતાં સ્વવર્ણાશ્રમનું પાલન કરવું જોઈએ એટલા માટે કરે છે અને જે મર્યાદા માર્ગીય છે એને તો અહીંયા વિભૂતિ રૂપ શું કામ થાય કારણ કે એને તો એ દ્વિજ છે એટલે એને કરવાના જ છે એમાં અહીંયા વિભૂતિ રૂપની વાત કેમ આવી કે સાક્ષાત પુરુષોત્તમ ભજનની વાત ભજન સાક્ષાત પુરુષોત્તમ ભજનનો અભાવ એવી વાત અહીંયા કેમ આવી જાય છે એ ના સમજાયું એટલા માટે કે સહયજ્ઞા પ્રજા સૃષ્ટા પૂર્વવાચ પ્રજાપતિ અનેન પૃથવિષ્યધમેશવો સ્તુષ્ટ કામધુ એ વાત જયારે ભગવાને સમજાવી કે યજ્ઞ સાથે આ બધી સૃષ્ટિનું ભગવાને આવિર્ભાવ કર્યો છે અને તમે એ રીતે યજ્ઞ દ્વારા તમારા અભિષ્ટ ફલ છે એને પ્રાપ્ત કરો અને પરસ્પર વૃદ્ધિ પામો એના માટે દેવતાઓને એમના ભાગનો ભવિષ્ય આપો એ તમને વૃષ્ટિ અન્ન વગેરે પ્રદાન કરે એમ પરસ્પર એકબીજાનો શ્રેય કરતા કરતા તમે આગળ વધો એમ એ જે વાત આવી એના અંતર્ગત આ પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ મૂળ તો ભગવાન છે તો પછી આ વચ્ચે ફરી પાછા દેવતાઓ જે ભગવાનની વિભૂતિ છે એને વચ્ચે શા માટે અહીંયા લાવવામાં આવી રહ્યા છે એની શું આવશ્યકતા છે આ પ્રશ્ન જેમ ભક્તના માટે થાય તે જ રીતે એ પ્રશ્ન કોઈ અન્ય માટે પણ થઈ જ શકે ને ત્યાં મર્યાદા મારી ગયો તો શું થયું એને એટલી તો સમજ હોય ને કે બધાનો મૂળ ભગવાન છે ને દેવતાઓ દેવતાઓ છે જ્યારે બધાનું મૂળ જે છે એનું ભજન કરવા કરવું વધારે ડાપણવાળું છે કે આ વિભૂતિઓનું ભજન કરવું એવો પ્રશ્ન તો એમને પણ થઈ શકે ને તો એના જવાબમાં એવું આવ્યું કે એ જે દેવતાઓ છે એ ભગવાનના ભગવાનની જ વિભૂતિ છે અક્ષરમાંથી જે અક્ષરના જ અંતરૂપ છે એટલે એવું સમજી જયારે એ લોકોને એવો પ્રશ્ન થાય કોઈ મર્યાદા માર્ગીઓને કે અમે વિભૂતિનું ભજન કેમ કરીએ ભગવાનનું ભજન છોડીને કેમ કરીએ છીએ એવો પ્રશ્ન થાય ત્યારે એનો આ જવાબ છે છોડીને એમ નહીં વિભૂતિનું ભજન એ સાક્ષાત પુરુષોત્તમનું ભજન નથી એવો જો પ્રશ્ન એ લોકોને થાય એને ભગવત રૂપ કહ્યું છે ને અગર યજ્ઞ ભગવત રૂપ છે તો એમાં ફરી પાછા દેવતાઓ કેમ ઘૂસી ગયા અને એમની આવશ્યકતા છે હા પછી અઠ્યાવીસમાં શ્લોકમાં જે છે ગુણ કર્મ હે મહાબાહો જ્ઞાથવા ક્રિયા કરણ સમર્થ ક્રિયાવાન એટલે મહાબાહોનું કર્યું પછી ગુણ કર્મ વિભાગયો તત્વવિદ એ ગુણ કર્મને કર્મના વિભાગને જાણવાવાળા ગુણા ગુણેશુ વર્તનતે ઇતિ મત્વા કર્મસુ ન સજ્જતે આમાં જે ગુણા ગુણે શું વર્તન છે એ નહીં સમજાતું છે અને એક પોતાની દ્રષ્ટિથી સમજાવ્યું છે કે ગુણાસ્તુ ભગવતા સાત્વિકાદિ ભાવ ભિન્ન વિચિત્ર સરસ ભોગાર્થમ પ્રકટીકૃતા એટલે ભગવાનને ભોગ કરવો છે એટલે ભગવાને એ ગુણોને પ્રકટ કર્યા છે દાખલા તરીકે વ્રજભક્તોને પણ સાત્વિક રાજસ બનાવે અને એમણે ભગવાનની સાથે પોતાના ભાવાનુરૂપ ક્રીડાઓ કરી તે અનુસાર ભગવાને એમની સાથે લીલા કરી તો ગુણાહા ગુણેશુ વર્તનતે એક લેવલ ઉપર જે લીલા ચાલી રહી છે એમાં પ્રભુ જેવા ભક્તો છે એમનો જેવો ભાવ છે તે અનુસાર એની સાથે ક્રીડા કરી રહ્યા છે એનાથી આપણે વિચલિત થવાની કઈ જરૂર નથી કે કંસની સાથે કંસ જેવી કરી પૂતનાની સાથે પૂતના જેવી કરી નંદ યશોદા સાથે તેવી કરી ગોપીજનો સાથે કે સખાવ સાથે કે પશુ પક્ષી સાથે તેવી રીતે કરી તો ગુણાહ ગુણેશુ વર્તન તે ભગવાનના ગુણો અને ભક્તના ગુણો એથી મત્વા ન સજ્જતે તો બીજા ભક્તને કહેવાની જરૂર નથી અને બાકી જે પ્રસિદ્ધ અર્થ એ જાતનો છે એ પ્રકૃતિના ગુણો જ પ્રકૃતિના ગુણોની સાથે આ આખો ખેલ ખેલી રહ્યા છે એમાં આપ જીવ આપણે લિપ્ત ન થવું એનાથી હા જીજી હવે એમાં આપણે એવું કહ્યું કે પ્રકૃતિના ગુણો જ પ્રકૃતિના ગુણો સાથે તો એમાં એક પ્રકૃતિના ગુણો એટલે સાત્વિક રાજસ્થામાં બરાબર અને બીજું પ્રકૃતિના ગુણોથી શું લેવાનું આ મન બુદ્ધિ પછી પંચન માત્રાઓ જ્ઞાન કર્મેન્દ્રિય એ બધું લેવાનું નહીં નહીં એ ગુણો થોડા છે એ તો પ્રાકૃતિક પદાર્થો છે એટલે જેમ પશુ શું લેવાનું એટલે ગાય જેમ ઘાસ થાય છે મનુષ્ય ઘાસ નથી ખાતો કોઈ ખાતા પણ હશે પણ સામાન્ય રીતે નથી ખાતો પણ આ એક વ્યવસ્થા છે એમ દરેકનો પોતપોતાનો કોઈ સ્વભાવ અને રુચિ અને વિષયો અને વિષયોનો સામેનો જે કાઉન્ટર પાર્ટ છે એનું પરસ્પર એક જાતનું આકર્ષણ અપાકર્ષણ છે આ જે વ્યવસ્થા છે એ પ્રકૃતિના લેવલે સેટ થયેલી વ્યવસ્થા છે જેમ ચુંબક છે એ લોઢાને જ આકર્ષિત કરે સોના ચાંદીને ન કરે એવી રીતે ઇન્દ્રિયો જે છે એ સાત્વિક ઇન્દ્રિયો સાત્વિક પદાર્થને આકર્ષિત કરશે તામસ ઇન્દ્રિયો તામસને કરશે રાજસ છે રાજસને કરશે રાજસ મનુષ્ય છે એ રાજસ પદાર્થોની અંદર આસક્તિ થશે એમ તો જે પદાર્થનું ચયન જેમ નાનું બાળક હોય તે વખતે એની રુચિની પરીક્ષા માટે ના રિવાજ એવા હતા કે એને સામે કલમ કડીઓ પુસ્તક કે શસ્ત્ર હથિયાર કે ત્રાજવું પૈસા એ બધી વસ્તુઓ મૂકી દેવામાં આવે અને પછી એ જે વસ્તુ તરફ આકર્ષિત થાય એની એની રુચિની પરીક્ષામાં એને નિશ્ચિત કરવામાં આવે કે આને આ ક્ષેત્રમાં રુચિ છે આ તો ફેર એક દૃષ્ટાંત છે પણ અમુક અવસ્થા ઉપર પહોંચી ગયા પછી એક મોટી મોટી રુચિ મનુષ્યની સ્થિર થઈ જતી હોય છે હવે એ જે સ્થિર થાય છે રુચિ એ મનુષ્યને પૂછો તો એ પોતે એમ કે છે કે મારી રુચિ છે પરંતુ શાસ્ત્ર એ રીતે આપણને સમજાવે છે કે એ મનુષ્યની બનાવટ એના જન્મ કર્મને કારણે એવી રીતે થઈ છે કે એ બનાવટ એને આવા પદાર્થો તરફ આકર્ષિત કરી રહી છે તો એ ગુણાહ ગુણેશુ વર્તનતે આપણે એમ કહીએ છીએ કે આ મારી રુચિ છે કે એની રુચિ છે પણ એ ગુણો એને એ રીતે આકર્ષિત કરે છે જે આગળ ચૌદમા અધ્યાયમાં ને ત્યાં ઓર વધારે સ્પષ્ટ થશે યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંતિ રાજસા પ્રેતાન ભૂતગણાશ્ચાને યજંતે તામસા જના વગેરે તે જે હવે આ જે ગુણોની વાત ચાલે છે એમાં પ્રકૃતિમાંથી આ બધું જળ પ્રગટ થયું છે અને એમાં જે સાત્વિક અહંકાર રાજસ અહંકાર અને તામસ અહંકાર એ એ એમાંથી જ્ઞાનેન્દ્રિયો મન અને પંચ તન્માત્રાઓ બધું પ્રગટ થયું છે તો એ એ સાત્વિક અહંકાર એટલે એમ એ કે એ શું સાત્વિક અહંકાર એટલે શું રાજસ અહંકાર એટલે શું એમ કારણ કે સાત્વિક એક ગુણ છે અને પછી એની જોડે અહંકાર એમ રાજસ એક ગુણ છે ને એની જોડે અહંકાર તામસ એક ગુણ છે ને એની જોડે અહંકાર એના જોડે અહંકાર નહીં તામસ અહંકાર એમાં એટલે પ્રકૃતિનો જે તામસ સાત્વિક અહંકાર છે એમાંથી મન ઉત્પન્ન થયું એવી રીતે પ્રકૃતિનો તામસ આજે જે હવે એક બીજી વાત એમ છે કે આજે સ્થૂલ જે દેહ છે આપણો એ એ એ જે આપણે જોઈ શકીએ છીએ એની અંદર અંતઃકરણ છે સૂક્ષ્મ દેહનું સૂક્ષ્મ દેહ પણ છે તો સ્થૂલ દેહની અંદર અમુક એવા જે પાર્ટ છે જે આપણે વિઝિબલ છે જોઈ શકાય છે અંતઃકરણ વગેરે નથી જોઈ શકાતા એવી રીતે એ એ અંતઃકરણ વગેરેનું કેવું ફોર્મ હોય એનું કોઈ આધિભૌતિક પછી આધ્યાત્મિક આધિદૈવિક એવી રીતે આ ગુણોનું પણ કોઈ આધિદૈવિક સ્વરૂપ જેમ કે પ્રકૃતિનું બી આધિદૈવિક સ્વરૂપ છે એવી રીતે ગુણોનું બી કોઈ પર્ટિક્યુલર આધિદૈવિક સ્વરૂપ એવું ખરું છે હા હોય ને એ શું છે એટલે જેટલા પણ ભૌતિક રૂપ છે એનું કોઈને કોઈ આધ્યાત્મિક રૂપ છે અને એનું કોઈને કોઈ આધિદૈવિક રૂપ છે એમ ગુણોના માટે તો સ્પેસિફિકલી એવી રીતે નથી કહેવામાં આવ્યું પણ આજે ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે છે એના વિષયમાં છે કોઈક રુદ્ર રૂપમાં છે કોઈક વાસુદેવના રૂપમાં છે ગુણો માટે નહીં પ્રકૃતિના રૂપમાં છે એના ગુણો માટે નથી કે નિયામક વિષ્ણુ બ્રહ્મા રુદ્ર વગેરે છે એ રીતે કહેવાય છે પણ એનું આદિદૈવિક રૂપ તરીકે મારા ધ્યાનમાં નથી કોઈ આદિદેવ હોય કેમ કે એ પ્રકૃતિ રૂપ જ છે પ્રકૃતિથી ભિન્ન નથી કારણ કે આપણે પ્રકૃતિને એમ ઓળખીએ છીએ કે જ્યારે બધા ગુણો સમાન અવસ્થામાં હતા પછી વિષમ થયા આપણે પ્રકૃતિની ઓળખ જ એવી રીતે કરીએ છીએ આજે જે અહીંયા અડધી છે તમારું પોતે બોલો તો ખરા તમારાથી બી ગયા લાગે છે એટલે બોલો બોલો કોને કોણ છે રસીલા રસીલાબેન નો રસીલાબેન નો પ્રશ્ન છે કામ શબ્દ નો અર્થ ચાહના અથવા પ્રેમ એને શરીર રૂપી ઘરમાં સ્થાન લેવું છે ત્યારે એ પાંચ જ્ઞાનેન્દ્રિય અને છઠ્ઠા મનમાં સ્થાન કરે છે પછી આ પ્રકારે સ્થાન પ્રાપ્ત થયા પછી અનલની ભાવના ધારણ કરે છે અને જે જે શુભ અશુભ ભાવ આવે છે તે બધાને ખાઈ જાય છે તો એટલે શું એવું પૂછે છે આ ચાલીસમો શ્લોક છે જે એટલે શું ઓહો પાછો શ્લોક કરવો પડશે <laughs> એટલે મનુષ્યની અંદર જે કામના છે એ કામનાનું ઘર શું તો એ અહીંયા સમજાવ્યું કે ઇન્દ્રિયો એ ક્યાં રહે છે તો ઇન્દ્રિય મન અને બુદ્ધિ એ કામનાના સ્થાન છે અને એનાથી એ આત્માને મોહમાં નાખે છે એ ઢાંકી દે છે જ્ઞાનને ઢાંકી દે છે સમજાય ગયું ને હા પણ જે તેના ફલમાં જે અગ્નિઅંતમાં રાખોડી આપે છે તેમ એ પણ કોઈ પણ જાતના વિકાસમાં સહાય કર્યા વિના પ્રત્યેક ઇન્દ્રિયને આસક્ત બનાવે છે એટલે અનલ એટલે અગ્નિ અનલ એટલે અગ્નિ હા ચાલો આજે હાલોલ થી એક બીજી વ્યક્તિનો પણ અવાજ સંભળાયો એ બહુ ઉત્સવનો વિષય છે આજે અભિનંદન જે કાલે છે સુબોધનીજી નો ક્રમ છે જે કાલે કાલે હા કેમ તમને કઈ વાંધો છે ના ના તો ના પૂછું છું હા છે ને કરી શકાય હા હા જી હા દરરોજ બનાવો